સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેડીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી તે કથામાં એમ આવ્યું છે સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમાં કહે છે અને ચોવીસ તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતાં તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી માટે એને પણ ચોવીસ તત્વ ભેળા જ ગણે છે અને જીવ ઈશ્વરે સહિત એવા જે ચોવીસ તત્વ તેને ક્ષેત્ર કહે છે અને પંચવીસમાં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવ્વીસમાં કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ ઈશ્વરને પંચવીસમાં કહે છે ને ચોવીસ તત્વને પૃથક કહે છે ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક સર્વાધાર નિર્ગુણ અદ્વૈત નિરંજન અને કર્તા થકા અકર્તા અને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યૂહ રૂપે થાય છે અને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે અને તેને વિશે જે નવ પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે જે સાંખ્યશાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કયા તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવીસમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કયા છે તેને પરિચિન્ન સમજે પણ સર્વાંતરયામી અને પરિપૂર્ણ એવા ન સમજે અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે જે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે અને પ્રાકૃત કરચરણાદિ કે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણને મૂકી દે તો જ્ઞાની કહેવાય અને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતિ છે અથવા ઉપાસનાવાળો છે તે બે ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી માટે એ વેદાંતિ તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું બાવનમું જે તે થયું